એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા સમીર વાર્તા સાંભળે છે આવો આવો સમીર ભાઈ અને આમ જુનાગઢમાં બેઠા બેઠા વંદના પણ વાર્તા સાંભળે છે આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે રાજહંસ કોણે ચોર્યો એક દિવસ અકબર બાદશાહ સભા ભરીને બેઠા હતા ત્યાં સિપાહી એક માણસને લઈને આવ્યો હજુર આ માણસને ફરિયાદ છે અને એ આપને મળવા માગે છે બાદશાહે એને પૂછ્યું આવ ભાઈ શું છે તારી ફરિયાદ પણ આ હું પંખીઓનો વેચનારો એવો વેપારી છું દેશ પરદેશના અનેક જાતના પંખીઓની લે વેચ કરું છું મારી પાસે માન સરોવરનો એક સરસ રાજહંશ હતો મેં ઘણા બધા પૈસા આપીને ખરીદ્યો હતો એ સોનાના પાંજરામાં એને રાખેલો અને ખાસ મારા દીવાનખાનામાં જેનું પિંજરું રાખેલું બહુ જ આનંદમાં રાજહંશનું પિંજરામાં પાલન થતું પણ થોડા દિવસ પછી કોણ જાણે પિંજરા સાથે રાહજંશને કોઈ ઉપાડી ગયું જહાં પણ કોઈ બહારનો માણસ તો આવે નહીં મારે ત્યાં અને મારા દીવાનખાનામાં નોકર સિવાય કોઈ આવતું નહીં નક્કી કોઈ નોકર જ ચોરી ગયો હોય એમ લાગે છે મને તો બાદશાહે વેપારીની વાત સાંભળી એના બધા નોકરોને બોલાવી મંગાવ્યા બધાને ધમકાવીને પૂછપરછ કરી પણ કોઈએ ચોરી કર્યાનું કબૂલ્યું નહીં આખરે બાદશાહ અકબરે બિરબલને કહ્યું બિરબલ હવે આ મામલો તું ઉકેલ બિરબલે અકબરની વાત સાંભળી અને સંમતિમાં પોતાનું માથું ઝુકાયું જી મહારાજ પછી પેલા વેપારીના સૌ નોકર સામે એક પછી એક બિરબલ જોવા લાગ્યો અને એકદમ બોલી ઉઠો વાહ ભાઈ વાહ ચોર બડો ચતુર છે તેની હિંમતને દાદ આપવી પડશે પંખી તો ચોર્યું પણ પાછો મારીને પણ ખાઈ ગયો અને પાછો પંખીનું પીંછું પાઘડીમાં છુપાવીને આવ્યો છે દરબારમાં વાહ ભાઈ વાહ આટલું સાંભળતા જ જે ખરેખર ચોર હતો એ નોકર તો ગભરાઈ ગયો એને થયું કે ઉતાવળમાં ભૂલથી પાઘડીમાં પીંછું રહી ગયું લાગે છે અને એટલે એ તો સાવચેતીથી પાઘડી પર હાથ ફેરવવા લાગ્યો કોઈ ન જુએ એમ પણ બિરબલની નજરમાં છૂપું ના રહ્યું ભાઈ એણે તરત જ સિપાહીને નોકરને પકડી લેવા માટે હુકમ કર્યો કે પકડી લો આ જ છે ચોર અને પકડ્યા પછી જ્યારે કડકાઈથી પૂછ્યું ત્યારે એ નોકરે પંખી ચોરીને મારી ખાધાનું કબૂલી લીધું અને ભાઈ પછી તો આ અકબર બાદશાહ પેલા પંખીઓનો વેપારી બધાય બિરબલની આવી ચતુરાઈથી ખુશ થઈ ગયા હો ભાઈ તો સમીરભાઈ બેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું આવજો